लीलाक्षीराब्धिशयनां लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च मम वार्ता प्रसंग सात और सूरदास जी के पास एक ब्रजवासी को लारी का तो सब कामकाज सूरदास जी को करता એટલે સુરદાસજીની પાસે વ્રજવાસીનો છોકરો હતો તે સુરદાસજીનું બધુંય કામ કરતો કાકો નામ ગોપાલ હતો એટલે એનું નામ ગોપાલ હતું તો એક એક દિન સુરદાસજી મહાપ્રસાદ લેને કો બેઠે તબ આ ગોપાલ તો સુરદાસજી કહે એટલે એક દિવસ સુરદાસજી પ્રસાદ લેવા બેઠા ત્યારે સુરદાસજીએ તે ગોપાલને કીધું જો મોકું તું લોટી મેં જલ ભરી દીજો એટલે મને લોટીમાં જલ ભરીને આપ તબ ગોપાલ ને કહ્યો જો તું મહાપ્રસાદ લેન કો બેઠો જો મેં જલ ભરી ગો એટલે ત્યારે તે ગોપાલે કીધું કે તમે જ્યારે આ મહાપ્રસાદ લેવા બેસશો ત્યારે હું તમને જલ ભરીને આપીશ તો યહ કહી કે ગોપાલ તો ગોબર લેકો ગયો એટલે આમ કહીને તે ગોપાલ ગોબર લેવા ગયો જો તહા ધોઈ ચાલી વૈષ્ણવ હતે સો તીનસો બાત કરણ લાગ્યો તમ સુદાસ કો જલ દેનો ભૂલી ગયો એટલે ત્યાં બે ચાર વૈષ્ણવ ઉભા હતા તેની ભેગું તે વાત કરવા માંડ્યો અને ગોપાલ સુદાસજીને જલ દેવાનું તે ભૂલી ગયો और सुदास की तो महाप्रसाद लेने बैठे जो गरे गरे में कोर अटकियो इनने सुदास की तो प्रसाद लेवा बैठा था तो तेना गड़ा में कोर अटकी गयो इन सखड़ी अटकी गई कोर नो मतलब कोड़ियो આપણે જે લઈએ નિવાલા હિન્દીમાં નિવાલા કહેવાય સંસ્કૃતમાં ગ્રાસ કહેવાય ગુજરાતીમાં કોળીઓ આપણે કોળીઓ લઈએ ને એક એક એક એક જે હાથથી મોઢામાં મૂકીએ અને કોળીઓ કહીએ કોર જે તું સમજી છે કે ચકડી એટલે વૈષ્ણવોમાં એવો શબ્દ પ્રયોગ પ્રચલિત છે કે ઠાકોરજીને હાથ થાળમાં સાન્યો હોય પછી એમાં દાળ અને ઘી મિલાવી અને કોર તાનીએ એને કોર તમે સમજી રહ્યા છો એ કોર અહીંયા નથી કોરનો મતલબ અહીંયા થાય છે કોળીઓ હા જે જે એટલે સોજાકીને ગળામાં તે બટકો તે કોળીઓ અટકી ગયો સબ બાહે હાથ લોટા ઈત ઉત દેખન લાગે છો પાયો નહીં એટલે તે એના ડાબા હાથથી લોટાને આમ હાથ કરીને જોવા લાગ્યા પણ તેને લોટો મળ્યો નહીં તબ ઘરે મેં કુંવર અટક્યો તો બોલ્યો ન જાય એટલે ગળામાં તે અટકી ગયું હતું એટલે તે બોલી નહોતા શકતા તબ સુરદાસ વ્યાકુળ ભય એટલે જે ગભરાઈ ગયા तो इतने में श्रीनाथ जी सूरदास के पास आए के अपनी झाड़ी धरी आए એટલે ત્યારે શ્રીનાથજી સુરદાસજી ની પાસે આવી અને તેની જળની જળની જારી જે હતી તે અહીંયા મૂકી દીધી તો સુરદાસજી ને જારી મેં જારી મેં તે જળ પીયો એટલે સુરદાસજીએ ત્યારે તે જારીજી માંથી જળ પીધું तब गोपाल ब्रजवासी ब्रजवासी को सुधी आई जो सूरदास जी को मैं जल नहीं भरी आयो हूँ એટલે ત્યારે ગોપાલ ને તે મનમાં યાદ આવ્યું કે હું સુરદાસજી ને જળ મેં નથી આપ્યું તો દોડ્યો આવ્યો એટલે તે દોડીને આવ્યો इतने में सूरदास महाप्रसाद लेके आए એટલે ત્યારે થોડા જ ત્યાં સમયમાં વૃદ્ધાશ્રી મહાપ્રસાદ લઈને આવ્યા ગોપાલ બ્રજવાસી ને આઈ સુદાસ કો તો કહ્યો જો સુદાસજી તું મહાપ્રસાદ લે ઉઠે તો તુમને જળ કહાં સે પિયો એટલે ત્યારે તે ગોપાલે આવીને સુરદાસજીને પૂછ્યું કે સુરદાસજી તમે મહાપ્રસાદ લઈને ઉઠી ગયા પણ તમે જળ ક્યારે પીધું જો મેં તો ગોબર લઈને ગયો હતો તો વૈષ્ણવ કે સંગ બાદ કરત ને ભૂલી ગયો એટલે હું ગોબર લેવા ગયો હતો અને વૈષ્ણવના સાથે વાતો કરતો હતો તો હું ભૂલી ગયો જાતો અબ મેં દોડ્યો આવ્યો હું એટલે હવે હું દોડીને ફટાફટ આવ્યો છું તબ સુરદાસને બ્રજવાસી તો કહ્યો જો તેને તેને ગોપાલ નામ કાહે કો ધર્યો એટલે સુરદાસે તે ગોપાલને કીધું કે તે ગોપાલ નામ શું કામ રાખ્યું છે તારું જો ગોપાલ તો એ શ્રીનાથજી છે ગોપાલ તો શ્રીનાથજી છે સાસો આજ મેરી રક્ષા કરી એ મારી રક્ષા કરી મને આવીને છળ રહી ગયા નાતર ગરે મેં એસો કોર અટક્યો હતો જો જલ બીના બોલ નીકળે નહીં એટલે ગળામાં એવી રીતે ખાવાનું અટકાઈ ગયું હતું કે હું જલ પીધા વગર મારા મોઢામાંથી બોલી રીતે નહોતો શકતો તમને વ્યાકુળ ભયો એટલે ત્યારે હું મને ગભરામણ થવા માંડી તમ હાથ મેં જલ કે ઝાડી આવી તો મેં જલપાન કયો એટલે ત્યારે मारा आत्मा श्रीनाथ जी ने झारी दी आई तो मैं जल पी दु तासो मैंने जानी जो तेरे धैर्य होइगो એટલે મને લાગ્યું કે તે રાખું હશે ત્યાં ઓર અબ તો બહોત હે જો મે નહી હતો એટલે હવે તું કે કે હવે તું કહે છે કે હું નોતો ત્યાં તો તાતે મંદિર વાળો ગોપન હોઈગો એટલે એટલે તે મંદિર વાળો ગોપાલ હશે જો દેખી તો ઝાડી કેસી હે એટલે જા જોયા કે તે ઝાડી કેવી છે ઝાડીજી કેવી છે તે तब गोपाल ब्रजवासी जहाँ सूरदास जी महाप्रसाद लिए हते तहाँ आके देखे तो सोने की झाड़ी है એટલે ત્યારે ગોપાલે ત્યાં સુરદાસજી જ્યાં મહાપ્રસાદ લેતા હતા ત્યાં આવીને જોયું તો તે સોનાની ઝાડીજી હતી તો ઉઠાઈ કે ગોપાલ सूरदास जी के पास आई कहियो तो ये झाड़ी तो मंदिर की है એટલે ત્યારે ગોપાલે તે ઉઠાવી તે ઝાડીજી ઉઠાવી અને સુરદાસજી પાસે આવ્યો અને કીધું કે આ ઝાડીજી તો મંદિરની છે તો તબ સુરદાસ ને વા ગોપાલ બ્રજવાસી તો કહ્યો અને ત્યારે સુદાસે તે ગોપાલને કીધું જો તેને તેને બહુ બુરો કામ કયો જો ઠાકોરજી કો ઇતનો શ્રમ કરવાયો એટલે તે બહુ ખરાબ કામ કર્યું કે તે ઠાકોરજીને આટલો બધો શ્રમ કરાવ્યો જો મેરે લીએ ધારી કે શ્રી ઠાકોરજી કો આનો કર્યો એટલે મારા માટે ધારીથી લઈને ઠાકોરજીને આવું કર્યું તો યા પ્રકાર સુરદાસજીને ગોપાલ તો કહ્યો જો એ ઝાડી તું સ્વતંત્ર રાખ્યો એટલે ત્યારે સુરદાસજીએ ગોપાલ દાસને ગોપાલને કીધું કે તમે આ ઝાડીજી સાચવીને રાખજો और जब श्री गुसाई जी आप पोधी के उठे तब उनको सौंपी आयो એટલે પછી જયારે ગુસાઈજી ભોગીને ઉઠી જાય ત્યારે તેને થોપીને આવજે તો ગોપાલદાસને ઝાડી કે શ્રી ગુસાઈજી કે પાસ આઈ દંડવત કરી આગે રાખી અને ત્યારે ગોપાલદાસ તે ઝાડી લઈ અને ગુસાઈજી પાસે આવ્યા અને તે દંડવત કરી અને તે ઝાડીથી ગુસાઈજી આગળ રાખી તો ગુસાઈજી આપવું कहे ये साड़ी तेरे पास कैसे आई तेरे गुसाई जी कीधु के आ साड़ी तारी पास के आई तो ये साड़ी तो श्री गोवर्धन धरती है आ साड़ी जी तो श्री गोवर्धन धरती नीचे गोवर्धन धारी की छे तो गोपाल दास ने श्री गोसाई जी से विनती કીની જો મહારાજ યહ અપરાધ મોસો કર્યો હે ત્યારે ગોપાલ દાસે ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ આ મારાથી અપરાધ થયો છે પાછે સબ વાત કહી ને પછી બધી વાત કીધી તબ યહ બાત સોની કે શ્રી ગુસાઈજી આપ તત્કાલ સ્નાન કરી કે ધારી કો મંગવાઈ દૂસરો વસ્ત્ર લપેટી કે મંદિર મેં વેગી હી જારી લેકે પધારે એટલે પછી ગુસાઈજી આવા વાત સાંભળી અને ત્યારે ફટાફટ સ્નાન કરી અને મંદિરમાં પધાર્યા અને તે જારીજીને મંગાવ્યું અને તેમાં બીજો વસ્ત્ર લપેટી અને ગોધન ધારીને ધર્યું પાછળ શ્રી ગોધન ધરકું જલપાન કરાય કે કહે જો આજ તો સુદાસ કી બળી રક્ષાકીની પછી ગોવર્ધન જલપાન કરાવીને કીધું કે આજે તમે સુરદાસની મોટી રક્ષા કરી તો તું બિન કોણ વૈષ્ણવ થી રક્ષા કરે જે જે સો તું બિન કોણ એટલે તમારા સિવાય હા જે શ્રીનાથજી ને કહી જો સુરદાસ કે ગળે મેં કોર અટક્યો તો વ્યાકુલ ભયે પાછો ઝારી ધરી આવ્યો એટલે ત્યારે શ્રીનાથજી એ કીધું કે સુરદાસજી ના ગળામાં પ્રસાદ અટકાઈ ગયો તો એટલે તે ગભરાવા માંડ્યા હતા એટલે હું આ ઝારીથી યાદ ધરીને આવ્યો આ પાછે ઉત્થાપન કે કિવાડ ખોલે એટલે પછી ઉત્થાપન ના દર્શન થયા તો સૂરદાસજી આવી કે ઉત્થાપન કે દર્શન થયે એટલે સૂરદાસજી આવી અને ઉત્થાપનના દર્શન કર્યા તો ઉત્થાપન સમય કો ભોગ શ્રી ગુસાઈજી શ્રીનાથજી કો ધરી સૂરદાસ કે પાસ આઈ કે કહે એટલે ત્યારે ઉત્થાપનના ભોગ થઈ ગુસાઈજી ધરી અને શ્રી ગુસાઈ જે શ્રીનાથજીને ધરી અને સુરદાસજી પાસે આવ્યા જો આજ ગોપાલને તિહારે ઉપર બડી કૃપા કરી છે એટલે આજે શ્રીનાથજીએ તારા ઉપર બહુ મોટી કૃપા કરી છે સબ ને કહ્યું જો મહારાજ યહ સબ આપકી કૃપા હે એટલે ત્યારે સુરદાસજી એ ને એમ કીધું કે મહારાજ આ બધી તો તમારી જ કૃપા છે અહીં તો શ્રીનાથજી મો સરીખે પતિતમ કો કહા જાણે ને તો શ્રીનાથજી મને કેવી રીતે જાણે જો તો શ્રી આચાર્યજી કી કા જો સબ આચાર્યજી કી કા લીધે અંગીકાર કરે છે એટલે બધું હા પ્રભુજી મારું બધું શ્રીનાથજી ને અંગીકાર કરાવ્યું છે નહીં નહીં મહાપ્રભુજી ની કાની થી શ્રીનાથજી બધું મારું અંગીકાર કરે છે સ્વીકારે છે એનો મતલબ કાનીનો મતલબ એ છે કે મહાપ્રભુજીની લાગવક્તિ અથવા શ્રી મહાપ્રભુજી વચ્ચે છે ઠાકુરજી અને દુર્દાસજીના વચ્ચે શ્રી મહાપ્રભુજી છે એટલે મહાપ્રભુજીને જોઈને શ્રીનાથજી બધું સ્વીકારે છે કાનીનો સીધો સરળ મતલબ છે લાગવડ કે સિફારિશ હા જે એટલે ત્યારે એટલે ત્યારે સોદાસજીએ કીધું કે આ બધું મહાપ્રભુજીની લાગવતથી જ શ્રીનાથજી મારો બધો અંગીકાર કરે છે તો શ્રી ગુસાઈજી આપું કહે જો તું બડે ભગવદી હો ને ત્યારે શ્રી ગુસાઈજી એ કીધું કે તમે બહુ મોટા ભગવદીય છો જો ભગવદીય વિના એસી દૈન્યતા કહા મિલે એટલે ભગવદીય આવી દૈન્યતા જે ભગવદીયમાં આવી દયનીયતા એ ક્યાં મળે બિના એટલે સિવાય ભગવદી સિવાય બીજા કોઈમાં આવી દીનતા ક્યાં મળે છે એટલે ભગવદીય સિવાય આવી દયનીયતા બીજે ક્યાં મળે તો સુરદાસજી શ્રી આચાર્યજી કે એસે કૃપાપાત્ર ભગવદીય હશે એટલે સુરદાસજી મહાપ્રભુજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા હા સુંદર ચલો હવે આ પ્રસંગ પૂર્ણ થયો આમાં કોઈને કઈ પૂછવું કેવું હોય તો બોલો કે આપણે જયારે ઠાકોરજીને ભોગ આવે છે તો આપણે તો શ્રી મહાપ્રભુજી શ્રી યશોદાજી શ્રી એટલે નંદરાયજી વ્રજભક્ત ને બધાની આપણે કાની કરીએ છીએ તો આમાં ખાલી શ્રી મહાપ્રભુજી પૂરું બોલો ને વ્યવસ્થિત પાછળથી ધીમું ધીમું શ્રી મહાપ્રભુજીની જ કહાની આપી છે બોલો જેમને આ પ્રશ્ન સમજાયો હોય અને જવાબ પૂછતો હોય એટલે મારો પ્રશ્ન છે કે આનાથી જ એટલે શ્રી આચાર્યજીની જ કહાની થી ઠાકોરજી એટલે પ્રેમથી અરોગે છે કે યશોદાજી નંદરાયજી બધા વજભક્તોની કહાની પણ આપણે સાથે સાથે કરીએ છીએ બોલો તો આમાં ખાલી શ્રી મહાપ્રભુજીની કહાનીની વર્ણન બોલો કારણ કે આચાર્ય સુદાસજી ને બ્રહ્મ સંબંધ તો મહાપ્રભુજી આપ્યું હતું કે જે કારણ કે શ્રી આચાર્યજી ને આપણે એ કરીએ તો પછી બધાની જ આવી જાય ને કહાની તો બોલો માતા પિતા તો નંદરાયજી અને યશોદાજી કહેવા હતા અને શ્રી મહાપ્રભુ એટલે ઠાકોરજીએ તો શ્રી મહાપ્રભુજી ને ભૂતલ પર પ્રગટ કર્યા છે એટલે ઠાકોરજી નો આવી જાય હા મહાપ્રભુજીમાં બધું આવી જાય જેવી રીતે ગુરુ ગુરુ છે એના એના શિષ્યના માતા પિતા અને ગુરુ એક જ થોડી હોય છે તો એમાં એટલે નંદરાયજી નો યશોદાજી નો ઠાકોરજી સાથેનો સંબંધ અને મહાપ્રભુજી નો ઠાકોરજી નો સંબંધ અલગ અલગ છે એટલે મહાપ્રભુજી નું કહેવાથી નંદરાયજી યશોદાજી નું ન આવે એવું તમે કહેવા માંગો છો બોલો ઠીક છે પણ એમાં પુષ્ટિ માર્ગમાં તો મહાપ્રભુજી જ મેઇન છે ને પણ આમાં તો કાની કાનીની વાત છે કે આમાં શ્રી આચાર્યજીની કાની છે એટલે બીજા અન્ય ગુરુઓની પણ છે એટલે એટલે તેમના પુત્ર એટલે શ્રી ગુસાઈજી શ્રી ગોપીનાથજી બધાની કારણે કરીએ છીએ હમણાં આપણે અને નંદરાયજી અને યશોદાજી અને બધા વ્રત ભક્તની કારણી છે એમ આપણે કારણી કરીએ છીએ તો એમાં તો બધાના નામ આવે છે કોણ મેન છે એ કેમ બોલો સમજાયું અત્યારે તો આપણે ખાલી મહાપ્રભુજીનું નામ નથી લેતા તો મહાપ્રભુજીમાં બધું આવી જતું હોય તીર્થ જેમ કે છે તે પ્રમાણે તો પછી આપણે આટલી બધી લાંબી કાની શું કામ લગાવીએ છીએ આપણે પણ ખાલી મહાપ્રભુજી નું જ થઈને ચાલી જાય બોલો સારો વાળો તીર્થ એટલે મને પણ એવું લાગે છે એવું જે જે કે મહાપ્રભુજી બધા એટલે જે યશોદાજીનો જે સંબંધ છે કૃષ્ણ જોડે એટલે બાલ ગોપાલ જોડે તે સંબંધ છે આચાર્યજી એવો નથી હવે જો આમાં એ સમજો કે અહીંયા સુરદાસજી તો સેવા કરતા હતા નહીં સમજમાં આવ્યું ને ગુરુદાસજીના કોઈ ઠાકોરજી છે જ નહીં અને કરી શકે એમ પણ ન હતા અને કદાચ એમના અંદર જે જાતના દિવ્ય ચક્ષુ હતા અને એ રીતે કદાચ કરી શક્યા પણ હોત સુરદાસજી પાસેથી કંઈક બીજી પ્રકારની સેવા મહાપ્રભુજી કે ઠાકોરજી લેવા માંગે છે એ કારણે સુરદાસજીને ત્યાં ઠાકોરજીની સેવાનો ગ્રહ સેવાનો પ્રકાર જેમ આપણો ત્યાં હોય છે એવો એમને ત્યાં નહીં હતો એ કારણે ભોગ ધરતી વખતે જે પ્રકારની કાની આપણે આજે આપીએ છીએ એ કાનીની અહીંયા વાત થશે સુરદાસજી પાસે શું સેવા લેવાતી હતી બસ ઈઝન સિવાય બીજું કંઈ સેવામાં એમનું કંઈ હતું નહીં સુરદાસજીને ઠાકોરજીની કીર્તનની સેવામાં કોણે નિયુક્ત કર્યા મહાપ્રભુજી સુરદાસજી મહાપ્રભુજીના પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કરી રહ્યા છે કે ઠાકોરજી આ સેવા જે મારી સ્વીકારી રહ્યા છે એ શ્રી મહાપ્રભુજીની કાની છે નહીં તો મને એ અવસર ક્યાં મળ્યો હોત સમજમાં આવ્યું એટલે અહીંયા આપણે ભોગ ધરીએ તે વખતે જે કાની ઠાકોરજીને આપીએ છીએ એ કાનીની અહીંયા વાત નથી સુરદાસજીને શ્રી મહાપ્રભુજીના કારણે આ કીર્તન કરવાની સેવા મળી છે એટલા માટે તે આભાર એટલે કે છે કે મહાપ્રભુજી ના કારણે મને ની સેવા મળી છે અને આમાં બીજી વાત છે કે આપણે આપણું દુઃખ છે તે ઠાકોરજી નું દુઃખ છે એટલે ભક્ત નો જે દુઃખ છે તે પ્રભુ ને લાગે છે એટલે આપણે દુઃખ ના થાય તેવું કોઈ પણ પ્રકારનું કઈ કરવું નહીં સાચી વાત સાથે કરીને આપણે એવું કઈ ન કરવું જોઈએ કે જેનાથી આપણે દુઃખી થઈએ એ તો ઠાકોરજીને પરિશ્રમ થાય સારી વાત કહી ઓર બોલો જે જે આપણે છે ને આપણે કઈ બી જઈએ ને આપણે આપણી પોતાની જેટલી બી જરૂરિયાત હોય બધું લઈને જવાનું હા એટલે આપણે સાથે વોટર બેગ છે નાસ્તાનો ડબ્બો છે એ બધું સાથે રાખવાનું પછી ઠાકોરજીને તકલીફ થાય જે જે જે તે ખાવાનું બને તો પછી આપણે પાણીના ગ્લાસ ભરીને રાખવાના હા તું તો પાકો છો એમાં મેં જોઈ લીધું મનાલીની યાત્રામાં તારો થેલો તું કોઈને આપે નહીં તારા પોતાના થેલા સિવાય બીજા કોઈને સામાનને અડે નહીં હા સરસ ચલો ઓર પ્રશ્ન છે હા બોલ જીજે કે જ્યારે ઠાકોરજીએ સુરદાસજીને એક પીવડાય તો પછી ત્યારે જારીજી છુવાઈ ના જાય આમાં ઘણા બધા વૈષ્ણવની વાર્તામાં આવ્યું છે કે આવી રીતે શ્રી ઠાકોરજી પોતાની જાળી ભૂલી જાય છે ઠાકોરજી પોતાની ની કટોરી ભૂલી જાય છે ઘંટો ભૂલી જાય છે તો તેમાં તો જે આપણું દુઃખ થાય છે તે ઠાકોરજી જોવાતું નથી એટલે ઠાકોરજી તો હા ભૂલી જાય કે એમાં એને વાંધો નથી પણ ભૂલી જાય પછી આપણે એમાં ઉપયોગ કરી તો છોવાઈ ન જાય એમ એનો પ્રશ્ન એ જો એવું છે કે કોઈ પણ વસ્તુ છોવાય તો એ વસ્તુ કયા પ્રકારની છે એટલે તેનાથી બનેલી છે એના ઉપર એની શુદ્ધિ ની પ્રક્રિયા આધાર રહે છે એ માટીની હોય તો એને તમે ધોઈને એને પાછી ન વાપરી શકો એને ફેંકી દેવી પડે પણ ધાતુ નહીં હોય તો એને તમે તપાવીને માંજીને ધોઈને એવી કોઈ પણ રીતે એને શુદ્ધ કરીને તમે ફરીથી ઉપયોગ લઈ શકો જેમાં આપણે સ્ટીલના વાસણમાં જમતા હોઈએ તો એ વાસણ હેઠા થઈ જાય પછી માંજીને ફરી પાછા આપણે એનો ઉપયોગ કરતે કરીએ છીએ ને થોડા ફેંકી દઈએ છીએ એમ ઠાકોરજીની જે ઝારી હતી એ ઝારી આપણે જાણતા હોઈએ તો ઉપયોગ તો ન જ કરવો પણ આ રીતે અજાણતા સુરદાસજી ઉપયોગ થઈ ગયો તો એની શુદ્ધિ કરી અને ફરીથી પાછો એનો ઉપયોગ કરી શકાય સમજમાં આવ્યું વિજયજી મેં જેમ કીધું પેલે દ્રષ્ટાંત આમાં જ છે કે ઠાકોરજી પોતાની એટલે સુરદાસજી ના ગળામાં કોડિયો અટકાઈ ગયો પછી ઠાકોરજી પોતા પોતાના જારી ત્યાં ડરી ગયા બરાબર જે મને એ સારું લાગ્યું કે આપણે ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ જેમ જ્યારે સુરદાસજીએ ગોપાલજીને કીધું હતું કે તમે જારી ભરી તો એ વૈષ્ણવ સાથે વાતો કરવા લાગી ગયા તો એમને ભરી નહીં તો એના લીધે પછી ઠાકોરજીને શ્રમ થયો આમાં સુદાસજી નો નોકર હતો ચાહે ગુરુ હોય ચાહે આપણો માલિક હોય આપણા સિનિયર છે એટલે એની વાત માનવી જોઈએ વિવેક છે સુંદર ઓર કોઈ મને આમાં એ વાત સારી લાગી કે સુરદાસ ને જેવી ખબર પડી કે શ્રીનાથજીની ધારીજી છે તો ત્યારે તે ગોપાલને કીધું કે આ અત્યારે સાચવીને રાખી દે પછી તું ગુસાઈજીને જોઈને દઈ આવજો જે મનામાંથી એમાંથી એ વાત ખબર પડી કે આપણે બીજા મોટાઓએ જે કીધું હોય એ ફરજ પહેલા કરવાની અને પછી આપણું કામ કરવાનું બેદરકારી નહીં રાખવી કામમાં હવે જો કોઈને કંઈ ન પૂછવા કહેવાનું હોય તો આજનો પ્રસંગ અહીંયા રાખીએ હવે સાધન પ્રકરણનો ક્રમ શરૂ થશે ઠીક છે